નવદાસ છે એમાં આપણે જઈએ થઈ ગયો હવે મને કરાર કરો ના આજુદા લાગી બરાબર એ કર્યા કરે આપણે શીખાય બરાબર જાય છે કાળમાં બરાબર

સંભાવ્ય નિકાલક થયો દાદાજી ઉપયોગ ચૂકી ગયા અને બીજી મિનિટે અથવા થોડી વાર રહીને આપણને ખબર પડી ને જોવાયું એ આપણે કીધું છે કે ગર્વ ચાખ્યો પણ એ જોયો કે ગર્વ રસ ચાખ્યો એટલે છૂટું પડી ગયું કેવાય ચાખનાર ને હું ના એવું બરાબર બરાબર નામ છે કે હું સમજીને ત્યાં કરનાર બધું જ પૂજગલ છે આપણે આત્મા એટલે ખાલી નાતા પણ જ્ઞાતા મૂળ ઉપયોગમાં કોઈ પણ વસ્તુ રવા ના દે મૂળ ઉપયોગમાં મૂળ ઉપયોગમાં જે કાંઈ પણ વસ્તુ રવા ના દે એ બધો જ કચરો બધો કચરો છે કચરો કચરો ખલાસ બરાબર સાથે કરવાના હોય આપણે તો જોવાનું અને છૂટા પણ વર્તાવું જોઈએ કરવું છે કોક કરે બરાબર ચોખ્ખું કરે બરાબર આપણે તો ખાલી પ્રકાશ આપે હા મેળો કરો ચાલો છૂટો કરતો સવાર મેં આપણે ઘર ન્યા કરે બરાબર આપણે જ્યાં કરી પછી ગંદુ કરી આપડે મારે એવું બધા નથી બરાબર આ શુભો કરી કરે મારે એવું બધી બરાબર સાધન નથી આપણે

કમ્પ્લીટ દાદા મેલું કરી ઉજ્જવલ કર્યા હું કે હું હા

અમે કહીએ આ વતન ફરવા ઊંચી વતન હા

but I would

મેં કર્યું એ કહે છે એ અહંકાર અને મેં નથી કર્યું એ કહે છે એ શુદ્ધાત્મા ઊભી માન્યતા એમ નમે ત્યાં મેં નથી કર્યું એમ બરાબર

આ શબ્દો એક જ વાક્ય એવું આવે ના સમજાવવા માટે કહું અને આ તો તમે જે જોઈ ગયો છે તમને કહું એટલે પોઈન્ટ સારા હશે છે તો મને બહુ ગમે છે બહુ ગમે આજે અમે સાંભળ્યું દાદા રસ્તા બેઠી અંદર મહી એક ફિટ થયું અને આ હંડ્રેડ હોય તો નિરંતર ખ્યાલ પડે જે જે વર્તનમાં હોય ને એ ધીમે ધીમે સત્ય ટકો વધતું જાય દોડે સો શું કહ્યું રસ્તો એ રસ્તે બધા જઈ રહ્યા છે બધા એ રસ્તે જઈ રહ્યા પણ એ જીવન માર ખાય ચાર કરવા જાય છે એ કરવા જાય છે ઓછું કરવા જાય છે જે કરવા જાય એ કેવું થઈ જાય તમે પેલું જે ઠપકો આપવાનું કહ્યું છું દાદા બે દિવસ મને અંદર એ ઠપકાનું ચાલુ કન્ટિન્યુઅસ આખો દિવસ એનું એ ચાલ્યા કરે એટલે પછી મને એક બાજુ બીજી ગુંગળામણ ઊભી થાય દાદા બીજી બાજુ બીજી ગૂંગળામણ ઉભી થાય કે આ તો તે રૂપ થઈ જવાય છે પોતે ઠપકો આપનારો થઈ ગયો પોતે એવું થઈ ગયું તે મને એ મને મને મેં પૂછ્યા કરતું હતું કે આ કંઈક સીધું જ થયું હું ખબર નથી પડતી ઠપકો આપણે તેનો જોર જોવા ઠપકો મારે મીનાને એ જ વાતો ચાલતી હતી ભૂલે વિના અમે વાતો એ જ કરતા હતા એકબીજાને સમજાયું હોય તો એકબીજાને સમજની આપણે કરતા હતા પછી તારણમાં આ વસ્તુ નીકળ્યું હતું દાદા સમજાયું હતું કે આ આ કરે છે છપ્પો આપે છે ભૂલ કાઢે છે પ્રતિક્રમણ કરે છે એ બધું એ બધું એનું એ જ છે હા પ્રકાશ એ ભાઈ એટલે થોડું થોડું શ્રદ્ધામાં છે હૃદય આવે ત્યારે પછી વચન થાય ત્યાર પછી એને જ્ઞાન અનુભવમાં આવે અનુભવમાં આવે ત્યાર પછી વચન છે દર્શનમાં અનુભવમાં થોડું આવતા એટલું વચનમાં આવે અમુક ટાઈમ દાદા ચોવીસ કલાકની કેટલી મિનિટો એની કેટલી સેકન્ડો એમાં કેટલી સેકન્ડ આ દર્શન જાગૃતિ રહેતી હોય તમે પોતે નિરંતર રાખવાનું છે બહુ થોડું કઈ સારું નહીં તમારું નિરંતર આપવું વર્ત મહેલું કરે છે તે પૂતગલ કરે છે મહેલું કરે છે પૂતગલ કરે છે ત્યારે મેં ચોખ્ખું કરે છે એ પૂતગલ કરે ના એ પણ જેમ ચોખ્ખું કરું છું એ પૂતગલ મહેલું કરે જેમ ચોખ્ખું કરવાનું કહીએ તો આપણે ચોખ્ખું કરવાનું બધું આવી જાય તો ચોખ્ખું કરવાનું આવી જાય એટલે પોતે જાતે કરું છું માણસે વ્યાપાર શું થાય ચોખ્ખું કરનાર છે ચોખ્ખું કરનાર મહેલું કરનાર મટીરિયલ ચોખ્ખું કરનાર કરે એનું ઘણા લોકો ત્યાં